કીધી કે મર્યાદા ભક્તિ અને સ્વતંત્ર ભક્તિ એમાં સૌથી મોટો ડિફરન્સ એક જિજ્ઞાસા છે એટલે કહું છું જેજે કે મર્યાદા ભક્તિમાં બધું ત્યાગ કરવાનું છે સર્વમાં સંભાવ છે દ્વેષ અને બધાથી ઉપર ઉઠી એ બધાથી એટલે બધાનો ત્યાગ કરશે ત્યારે જઈ અને અક્ષરબ્રહ્મા એની અક્ષરબ્રહ્મની એને પ્રાપ્તિ થશે અને સ્વતંત્ર ભક્તિમાં આપણે સંપ્રદાય હેઠળ જયારે જોઈ રહ્યા છે ત્યારે પ્રભુ એને એમ કહી રહ્યા છે કે તું જેવો છે એવો તું જોડાઈ જા તો આ આ બંનેનો આ મેઇન ડિફરન્સ આ જ છે જે અહીંયાથી એક આ બહુ વિચાર કરો જેમને આ વિષયમાં કંઈ કહેવું હોય તે બોલો ના જે રિપોર્ટ એમનો અવાજ નથી મર્યાદા ભક્તિમાં બ્રહ્મભાવ થયા પછી ભગવાન ઈચ્છે તો પુષ્ટિ ભક્તિમાં પ્રવેશ મળે ત્યારે પુષ્ટિ ભક્તિ ભક્તિમાં ભાવ એ અવાંતર ફલ તરીકે છે સ્વતંત્ર ભક્તિ આપણે કીધી ને જે હા એટલે તમે એવું કહેવા માંગો છો કે એવો થઈ આ ભક્તિમાં જોડાશે સ્વતંત્ર ભક્તિમાં એટલે આ બધું તો એનાથી આપોઆપ છૂટી જ જશે એમ આનાથી ઉપર ઉઠી જશે એમ કારણ કે જે આમાં મર્યાદા ભક્તિમાં આખા ગીતાજીમાં આપણે સતત એ જ ભગવાન સતત એ જ કહી રહ્યા છે કે તું આ છોડ તું રાગ દ્વેષથી મુક્ત થા અને તું બધાથી એટલે વિરક્ત થઈ જા કશામાં આસક્તિ ના રાખ તો આ બધી જે વાતો છે ને એનાથી એટલે એ એ જે ફળ છે એ સ્વતંત્ર ભક્તિમાં એને વચ્ચેનું એટલે આપોઆપ મળી જતું ફળ છે એમ તમે કહી રહ્યા છો અહીંયા ઘણા બધાને પ્રશ્ન નથી સમજાયો હું એમ કહું છું કે મર્યાદા હમણાં આ શ્લોક ની અત્યારે આપણે વાત કરીએ તો આનો જે શ્લોકાર્થ છે કે બ્રહ્મભાવ પામેલો પ્રસન્ન આત્મા વાળો શોક કરતો નથી અને આકાંક્ષા રાખતો નથી તે સર્વભૂતો પ્રતિ સમ હોય ને મારી પરાભક્તિને પ્રાપ્ત કરે છે તો અહીંયા એ એને આટલા બધા એના જે ગુણો કયા છે એ ગુણો એ એને પ્રાપ્ત કરવાના છે ત્યારે જઈ અને એને ભગવાન અથવા તો અક્ષરબ્રહ્મની એને પ્રાપ્તિ થાય છે એમ અને પુષ્ટિ ભક્તિમાં કેવું છે કે ભાઈ તું જેવો છે એવો પેલા તું જોડાઈ જાય એમ પછી આપોઆપ જે એ બધું જે એના ગુણો કે દુર્ગુણો છે એ પ્રભુ ધ્યાનમાં લેતા જ નથી એને આપણે એવી ચોર્યાસી વૈષ્ણવની વાર્તામાં પણ ઘણા પ્રસંગમાં જોઈએ છીએ કે ભાઈ ગમે ગમે તેવો છે વ્યક્તિ છે એ પણ શરણે મહાપ્રભુજીએ બધાને શરણે લીધે લીધેલા છે તો આ એક ડિફરન્સ છે ને જે બે મર્યાદા ભક્તિનો ને પુષ્ટિ ભક્તિનો તો પછી પુષ્ટિ ભક્તિમાં ક્યારેક એવું થઈ જાય છે કે એનાથી આપણને એવું થઈ જાય કે ભાઈ આપણે તો સેવા કરીએ છીએ ને એટલે બસ બીજું કઈ આપણા માટે કઈ એવું જરૂરી નથી આપણે પ્રભુ કૃપાથી બધું થઈ જશે ને બધું પ્રાપ્ત થઈ જશે એવા થઈ જઈશું પ્રભુ ઈચ્છે ત્યારે આપણે તો એના ઉપર મારો ફોકસ છે જે મને એક આ જાણવાની ઈચ્છા હતી પણ એનાથી શું પણ શું એટલે આ બરાબર છે કે એ લોકોને જે આજે આ એક જ્ઞાન માર્ગથી જે ભક્તિને પ્રાપ્ત કરે છે એ આ બધા સ્ટેપમાંથી પસાર થાય છે અને પુષ્ટિ માર્ગીય જે છે જેવો છે એવો ભગવાનને શરણ અને સમર્પણ કરી દે છે એ ભેદ છે પણ એનાથી શું તું કેવા શું માંગે છે એનાથી એમ નથી સમજાતું હું એ જ કહેવા માંગુ છું કે આટલો ડિફરન્સ કેમ એમાં એને આટલું બધું પોતાના સાધનોમાં આટલા બધા સાધનોમાંથી પસાર થઈ અને પછી એનું ચિત્ત જે છે એ શુદ્ધ થશે ત્યારે એને ભગવાનની પ્રાપ્તિ થશે એમ અને અહીંયા એનું ચિત્ત શુદ્ધ નથી જેવો છે એવો ભગવાન એને શરણે લઈ લે છે એમ તો એ તો એનાથી એ તો ડિફરન્સ રહેવાનો જ છે ને એ બંનેની અંદર કારણ કે એવી જ્ઞાન માર્ગી એ જ્ઞાન માર્ગ આ કલિકાલની અંદર આવો શક્ય નતો એટલે તો પછી આ સ્વતંત્ર ભક્તિમાં થયો છે મહાપ્રભુજી પ્રગટ કરેલો છે તો એટલો ભેદ તો રહેશે ને એની અંદર એ તો બેનિફિટ છે કળિયુગને કારણે આપણા લોકોને મળેલો આ આ બેનિફિટ નું થોડું નુકસાન પણ હોય શકે ને શું તો એનાથી આપણને પણ એટલે તો શું કઈ જે આપણે કઈ સાધના કરવાની છે એમાં આપણે આ બધા વિવેક જે જે કહીએ છીએ બધા ગુણો આટલા બધા કે એટલે વિવેક ધૈર્ય પછી સમાનતા છે પછી એટલે ઘણા બધા ગુણો છે કે ઈર્ષા દ્વેષ રાગ આ બધું છોડવાનું છે આ બધા ગુણો આપણા માટે કેળવવા જરૂરી નથી આપણે તો પ્રભુની સેવામાં આસક્ત થઈ જાય એટલે એટલે પ્રભુની સેવા કરીએ છીએ એ જ આપણા માટે મેઇન છે એવું તો તું સમજે છે એવું થોડી છે કહીએ એ તો આપણી એવી સમજ છે કે આપણા માટે આ ગુણો ના કેળવવા જોઈએ કેળવવાના તો સામાન્ય ધર્મ છોડીને થોડી કઈ ભગવાનની સેવા કરવાની છે પણ મહાપ્રભુજી એવી એડવાન્સ સંપ્રદાય પ્રગટ કરેલું છે કે એવું કન્સિડર કરીને ચાલે છે કે આ ભગવાનના શરણમાં આવવા વાળો જીવ આવા સામાન્ય ધર્મને તો પાડતો જ હશે એમ આપણામાં નથી એ તો આપણા તરફથી ફોલ્ટ છે ને અથવા નહીં પાડતો હોય તો ભગવાનના શરણ અને સમર્પણથી એનામાં એટલી તો લાયકાત આવી જશે નહીં હોય તો પણ હા એ એ વસ્તુ છે એમ એ યોગેશભાઈ આપણો ફોલ્ટ કહેવાય ને એટલે યોગેશભાઈએ જે કહ્યું એ પ્રમાણે એ સમજી શકાય છે કે એને મળી જશે એમ વચ્ચેનું ફળ એવી રીતે બ્રહ્મ ભાવના થવું જ જોઈએ આપણે ની ભક્તિ કરતા હોઈએ ત્યારે આપણામાં સામાન્ય ધર્મ તો હોવા જ જોઈએ કમસે કમ હા બસ એટલું જ છે પણ હોવું જોઈએ આપણા નથી થયું એટલે આપણે એવું લાગે છે કે આવી રીતનું આટલું બધું પેજ છે ખરેખર એવું થોડી આપણામાં મહાત્મા જ્ઞાનથી જ મેં કીધું એટલે મહાત્મા જ્ઞાન નહીં થાય તો પછી ભક્તિ આપણી કઈ રીતે ખીલવાની સાધના અવસ્થા છે એટલે આપણને બધા ડિફરન્સ લાગે છે બાકી મહાત્મા જ્ઞાન થશે તો જ ને એ થવાનું છે અને એ પ્રક્રિયા કન્ટિન્યુઅસ છે એટલે તો કીધું છે કે હજારો વર્ષોથી એટલે કઈ એક જ જન્મમાં મહાત્મા જ્ઞાનને સ્નેહ થઈ ગયો એવું કઈ નક્કી નથી નીતા હવે આમાં છે ને તમારા પ્રશ્નમાં તમે આ રીતે વિચારશો ને માર્જારી અને મરકટ ન્યાય એ આપને ખબર હશે એટલે એ માર્જારી ન્યાય અને મરકટ ન્યાયથી આપના પ્રશ્નનું સમાધાન થશે એવું મને લાગે છે કારણ કે જે બ્રહ્મભાવ પ્રાપ્ત કરીને પછી જે ભક્તિ જે પામે છે એ મરકટ ન્યાય છે અને આપણે જે ભગવત કૃપાથી જે આપણે પ્રવૃત્ત થઈએ છીએ એમાં જેમ બધાએ કીધું સાધન તો કરવાના છે પણ આપણે સાધનાવલંબી નથી અવલંબી છે એટલે ધર્મીને અવલંબી હોવાથી માર્જારી ન્યાયથી આપણી પથિકતા છે તો આ બે ન્યાયથી તમે જોવાનું વિચારશો તો કદાચ તમારા પ્રશ્નનું સમાધાન થઈ શકે એવું સમજુ છું સમાધાન હા જી એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં જે ફળ બતાવ્યું છે ને જે કે માનસીને પ્રાપ્ત કરશો ત્યારે અવાંતર ફળ જે મળી જશે તો હું આ જે બધા કહી રહી છું જે ફળ એટલે મર્યાદા માર્ગની ઉપાસનાથી જે બતાવ્યું છે ને કે એની ઉપાસના કરવા માટે જે ચિત્ત શુદ્ધિકરણની જે પ્રક્રિયા જે છે આખી એ થશે તો એ બધું અહીંયા અવાંતર ફળ રૂપે મળી જશે એમ સ્વતંત્ર ભક્તિમાં એવું મને સમજાઈ રહ્યું છે તારો પ્રશ્ન તો ત્યાં જ રહ્યો ને પાછો કે ના ગેરલાભ પણ છે હા ગેરલાભ તો છે જ ને શું સમાધાન મળ્યું એટલે આપણે કહી દઈએ છીએ કે ભાઈ એ તો આપણામાં હોવું જ જોઈએ ને આપણે તો જ આપણે ભક્તિ કરીએ કરી શકીએ ને તો જ આપણે આ કરી શકીએ છીએ આપણે બોલીએ છીએ ખરા પણ આપણને એ ત્યાં એ સ્થાન સુધી પહોંચતા આપણને ઘણો ટાઈમ લાગી જાય છે જે એવું મારું માનવું આ બહુ જટિલ મુદ્દાઓ છે મર્યાદા ભક્તિ પુષ્ટિ ભક્તિ કે મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ સામાન્ય રીતે મર્યાદા માર્ગને સાધન માર્ગ આપણે કહીએ પુષ્ટિ માર્ગને કૃપા કે પ્રમેયનો માર્ગ કહીએ આમ મોટા મોટા શબ્દથી આપણે એનું પૃથક્કરણ કરી શકીએ પણ જેવા સાધન માર્ગ ના નિરૂપણ આપણે વાંચીએ તો ફરી પાછી ત્યાં પણ આપણને ઢગલાબંધ કુર્તી ભગવાનની જડી જતી હોય છે અને સાધન માર્ગ વિરોધી સ્વતંત્ર કુષ્ટીનો કે પ્રમેય માર્ગ તરીકે આપણે કુષ્ટી માર્ગને કહી દઈએ એમાં પાછી ઢગલાબંધ મર્યાદા અને સાધનો એ આવી પડતા હોય છે સમાધાન એનું આપણે એમ કરીએ છીએ કે એ કૃપાના સર્કલમાં આવી પડેલા સાધનો કે મર્યાદા છે અને ત્યાં મર્યાદાના સર્કલમાં આવી પડેલી કૃપા ના પ્રકારો છે આપણા દ્રષ્ટિથી જે આ મુદ્દો ઉભો થયો કે અક્ષર બ્રહ્મ સુધી પહોંચવું હોય તો એમાં ગીતાની અંદર આટલા આટલા એના પ્રી રિક્વિઝિટ તરીકે આટલા શુદ્ધિ હોવી જોઈએ આટલું ત્યાગ વૈરાગ્ય હોવું જોઈએ સમદ્રષ્ટિ હોવી જોઈએ અનાશક્તિ હોવી જોઈએ એમ એ ઘણા બધા અહીંયા એના માટેની આવશ્યકતાઓ બતાવી અને બીજી તરફ ભક્તિ માર્ગના સંબંધમાં આપણા બધાનો એપ્રોચ કે આપણી સમજ એવી છે કે અહીંયા આ બધાની કોઈ આવશ્યકતા નથી એ તો જે જાતનો માર્ગ છે એ જ પોતે આ વાતને સ્પષ્ટ કરે છે કે જો તમે સંન્યાસ માર્ગને અપનાવીને જ્ઞાન માર્ગના દ્વારા અક્ષરની પ્રાપ્તિ કરવા ઈચ્છો છો તો તો તમારું માર્ગમાં પ્રવેશ કરવાનું જ ક્વોલિફિકેશન છે એ આ જોઈ શકે જ્યાં સુધી તમારા સંસારમાં તીવ્ર વૈરાગ્ય ન હોય ત્યાં સુધી તમારો માર્ગ શરૂ જ ન થઈ શકે તો એ માર્ગ જ ડિમાન્ડ કરે છે એ જ રીતે મર્યાદા માર્ગ છે એ મર્યાદા માર્ગ પણ પોતે વેદશાસ્ત્રની મર્યાદાને પહેલે આગળ મૂકીને પછી વાત કરવામાં તત્પર બને છે જો તમે વેદશાસ્ત્રની મર્યાદાને એક્સેપ્ટ ન કરો તો મર્યાદા માર્ગ જ શરૂ ન થઈ શકે તો આ તો જે માર્ગની પસંદગી તમે કરો છો એ માર્ગ તમારી પસંદગીને કારણે જ તમે એ ક્વોલિફિકેશનમાં ના ચક્કરમાં તમે ફસાયા છો એના સામે ભક્તિ પ્રપત્તિ કે કૃપાનો માર્ગ છે એની અંદર રિક્વાયરમેન્ટ કેવલ એટલી જ છે કે સાધના શક્તિ નહીં પણ જેમ જીતેન્દ્રભાઈએ કહ્યું કે ધર્મીનું અવલંબન જો એ સચ્ચાઈથી નિષ્કપટ ભાવથી નિરુપાધિક ભાવથી ધર્મી એટલે કે ભગવાનનો અવલંબન જીવાત્મા લઈ રહ્યો છે તો બાકી બધી એના અંદર રહેલી જે કંઈ પણ ખામી છે એને ભગવાન પોતાના કૃપાબલથી અથવા તો એના તરફ ઉપેક્ષા કરીને એનો સ્વીકાર કરી લે છે અને અગર પ્રભુ એમ ચાહે છે કે આ જે વસ્તુઓ અપૂર્ણ છે એને લોકો એમ ન માની લે કે આ બધી વસ્તુઓની ઉપેક્ષા કરવા યોગ્ય છે એટલે એના તરફ લોકો બેદરકાર બની જાય સ્વચ્છંદ બની જાય તો ભગવાન ભક્તની અંદર એ પ્રકારના જે સદગુણો છે એને પોતાના ભક્તિના બળથી પૂરા કરી દે છે એટલે અપિચેત સુદુરાચારો ભજતી મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય હોય એમ ભગવાને કહ્યું આ કોઈ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ કહેલું વચન નથી ભગવાને જ કહેલું વચન સુધુરાચાર્ય હોય એ પણ જો મારું અન્નને ભાવથી ભજન કરે છે તો એને સાદું જાણવું જોઈએ અને ભગવાન એમ પણ આગળ કહી રહ્યા છે કે મારા ભક્તિના પ્રભાવથી એ બહુ જલ્દી એના સુધુરાચરણને છોડીને ધર્માત્મા બની જશે તો જે કમી છે એની પૂર્તિ ભગવાન પણ કરી દે છે પણ એમાં શરત કેવલ એટલી છે કે ધર્મી ભગવાનનું નિરુપાધિક ભાવથી નિષ્કપટ ભાવથી એને અવલંબન લીધેલું હોવું જોઈએ તો બધું સદાઈ જાય છે એમાં કોઈ જાતનું કપટ હોય એમાં કોઈ સુપાધિક ભાવ હોય તો પછી ફરી પાછી એ જ મર્યાદાવાળું ચક્કર ત્યાં પણ શરૂ થઈ જાય બિનશરતી પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે તો પ્રભુ કોઈ પણ સાધનની અપેક્ષા રાખ્યા વગર બધા સાધનો એને કરવાના ભગવાન પોતે કરી લે અથવા બધા સાધનો એને સહજ બનાવી દે કે ઉપલબ્ધ કરાવી દે એવું બને અને ભક્તિ માર્ગના નામે સોપાદિકતા આવે તો પછી ભગવાન બ્રેક મારી દે કે જો તું એવી સકામ દ્રષ્ટિથી આવી રહ્યો છે તો પછી આટલા આટલા નિયમો તને પાડવા પડશે આટલી મારી જરૂરિયાતો પૂરી થશે ત્યારે જ મને તને સિદ્ધિ પ્રાપ્ત થશે બાકી જો મહાપ્રભુજીના ઉપદેશને આપણે લક્ષ્યમાં લઈએ કે ભગવાનના બારમા અધ્યાયમાં જે ભક્તના લક્ષણો બતાવ્યા છે એ દૈવાસુર સંપદ વિભાગમાં દૈવી સંપદના જે લક્ષણો બતાવ્યા છે કે આવો ભક્ત મને પ્રિય છે આવો જીવ છે દૈવી કહેવાશે ઉદ્ધાર યોગ્ય કહેવાશે એમાં ભગવાને કોઈ વાત બાકી રાખી નથી કહેલું જ છે ભક્તિ માર્ગ કહેતા પણ આ વાત ભગવાને કહેલી જ છે પણ આપણે એવો ફાંકો રાખી રહ્યા છીએ કે ભાઈ અમે તો ધર્મીનું અવલંબન લઈ લીધું છે એટલે આ બધાની આવશ્યકતા અમારા માટે નથી કે આ બધા ગૌણ છે એ દીવેને કહ્યું તે બરોબર છે એ આપણી કમી છે એમાં બીજી એક વાત એ પણ સમજાય છે કે આપણા પુષ્ટિ માર્ગની અંદર પહેલું સમર્પણ અને પછી પહેલું શરણ અને પછી સમર્પણ છે જો એ રીતે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો આ ભાવો શરણની અંદર આપણામાં ડેવલપ થઈ જ જાય છે તે પ્રોસિજર તો ખરેખર એ જ છે હવે આપણે શરણાગતિને સમજતા નથી ને ખાલી સેવા કરવી એને જ આપણે ભક્તિ માર્ગ સમજ્યા છે એટલે આ બધા પ્રોબ્લેમ અહીંયા ઉભા થયા પણ શરણાગતિથી મહાત્મ્ય સમજીએ તો આ પ્રોબ્લેમ ઊભા જ ના થાય એનાથી તો આ બધા ભાવ આપણા ડેવલપ થઈ જ જાય ખરેખર તો એ જ વાત આપણે જેટલી ભગવદ વાર્તા વાંચીએ એમાં નામ નામ નિવેદન કરાવ્યું પછી બ્રહ્મ સંબંધ કરાવ્યું તો એ અંતર્ગત આ જ બધી વાત આવે છે કે આપે કહ્યું એ પ્રમાણે કે ભાઈ અપીસે જે શું દુરાચારો ગમે એવો દુરાચારી હોય પણ ભક્તિ માર્ગની અંદર એની એન્ટ્રી થઈ શકે છે પણ એની પ્રોસિજર તો આ જ છે કે પહેલા શરણ અને પછી સમર્પણ એટલે એમનેમ તો આવી એની વેલિડિટી એવી તો નથી કે ચાલ તું જેવો છે એવો આવી જાય સુપ્તિકરણની પ્રક્રિયા તો અહીંયા ઓર બાહનામાં આવેલી જ છે કોનું છે હવે આગળ હાલ સરસ મારક સે 55 માં શ્લોક પહેલા भक्त्या माम् अभिजानाति यावान् यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तद् अन्तरम् પછી હું તત્વથી જેટલો અને જે છું તેમ મને ભક્તિથી જાણે છે મને તત્વથી જાણી પછી મારામાં પ્રવેશ કરે છે વિવેચન હવે ભક્તિથી શું થાય છે તે કહે છે મને એક નિર્ગુણ પુરુષોત્તમને તત્વથી જેટલો અને જે હું છું એટલે હું જેવા ઐશ્વર્ય વગેરે અનંત અલૌકિક ગુણવાળો જેવા લીલાના પરિકરવાળો પ્રાકૃત ગુણોની સૃષ્ટિથી રહિત બ્રહ્મ પરમાત્મા ભગવાન વગેરે નામોથી ઓળખાતો છું તેમ મને મારી નિર્ગુણ ભક્તિથી જાણે છે આ ભક્તિનો વિષય હું શ્રી પુરુષોત્તમ નિર્ગુણ હોવાથી આ ભક્તિ પણ નિર્ગુણ છે આવું મારું યથાર્થ જ્ઞાન થયા પછી મારામાં શ્રી પુરુષોત્તમમાં તે પ્રવેશ કરે છે સેવા ફલમાં પણ શ્રીમદ આચાર્ય ચરણે સેવાના ફલો કહેલા છે તેમાં શ્રી પુરુષોત્તમ સાથે સાયુજ્ય કહેલું છે ત્યાં સેવાના ત્રણ ફલ કહેલા છે અલૌકિક સામર્થ્ય સાયુજ્ય વૈકુંઠ વગેરેમાં સેવા ઉપયોગી દે અથવા મૂળમાં જ્ઞાતવા વિષ્ટે છે તેનો પચ્છેદ જ્ઞાતવા વિશિષ્ટે અવિષ્ટે એમ કરવો એનો અર્થ એવો થાય છે કે મારું શ્રી પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મારા આવેશવાળો થાય છે આ પ્રમાણે શ્રી સુખદેવમાં શ્રી પુરુષોત્તમનો આવેશ થયેલો હોવાથી શ્રી ભાગવત દસમ સ્કંદના પ્રથમ અધ્યાયના ચૌદમા શ્લોક ઉપરના શ્રી સુબોધનિધિમાં શ્રીમદ આચાર્ય ચરણે તેમને સ ભગવાન એટલે કે ભગવાનના આવેશવાળા કહેલા છે તેથી બ્રહ્મભૂત સુખદેવજીએ પણ શ્રી પુરુષોત્તમની ભક્તિથી તેમનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવાથી શ્રી પુરુષોત્તમનો તેમનામાં આવેશ થયો એટલે તેમણે શ્રી પુરુષોત્તમની લીલામાં પ્રવેશ કર્યો તેથી સુખ ભાવનાથી શ્રી ગોકુલમાં રહી કહે છે એમ શ્રી ભાગવતના દસમ સ્કંદના છવ્વીસમાં અધ્યાયના સોળના શ્લોકના ઉપરના સુબોધનીજીમાં કહેલું છે તે ગંગાના તીરે પરીક્ષિતને શ્રી ભાગવત કહેતા હોવા છતાં આમ કહી ધૂન દર્શાવેલ છે કે અક્ષર માર્ગથી અક્ષર માર્ગથી ભગવાન માર્ગ જુદો છે અને ભગવાનના ભગવાન માર્ગમાં પ્રમાણ અને પ્રમેય પણ ભગવાન જ છે આ શ્લોકનું અનુસંધાન બ્રહ્મસૂત્રી ત્રણ બે અગિયાર ત્રણ ત્રણ સત્યાવીસ ત્રણ ત્રણ ઓગણત્રીસ ત્રણ ત્રણ તેત્રીસ ઉપરના અણુભાષ્યમાં તથા ભાગવતમાં એક બે વીસ અને અગિયાર બે બેતાલીસ ઉપરના સુબોધુરીજીમાં કહેલું છે અહીંયા આગળના શ્લોકમાં જેમ બ્રહ્મભાવ પામેલો મારી પરાભક્તિ પ્રાપ્ત કરે છે તે કહ્યું અને હવે નિર્ગુણ ભક્તિ પ્રાપ્ત કરશે તેના માટે માટેની અહીંયા વાત કરી છે કે ભક્તિ પરાભક્તિ કરશે તો શું થશે તે કહે છે અને એમાં એ કહે છે કે મને નિર્ગુણ પરમાત્માને તત્વથી જીવો અને જેટલો હું છું એવું એ મારા બધું ઐશ્વર્ય અને મારા અનંત ગુણોને જાણશે અને મારી અને મારી ભક્તિ મને મારી નિર્ગુણ ભક્તિથી જાણે છે અને આ ભક્તિનો વિષય એટલે કે આ ભક્તિ પુરુષોત્તમ પરમાત્માની પુરુષોત્તમ પરમાત્મા જ આ ભક્તિનો વિષય પુરુષોત્તમ પરમાત્મા જ હોય છે અને આવું યથાર્થ જ્ઞાન થાય પછી તે પુરુષોત્તમમાં પ્રવેશ કરે છે એટલે કે ત્યાં પુરુષોત્તમમાં પ્રવેશમાં સેવાફલમાં જે આચાર્ય ચરણે કહેલા જેવા ત્રણ રીતે પ્રવેશનું કહ્યું છે એક તો સાયુજ્ય અને બીજું અલૌકિક સામર્થ્ય અને ત્રીજું વૈકુંઠમાં સેવા ઉપયોગી છે આટલી ત્રણ રીતે એમને ફળ કહ્યું છે અને પછી અહીંયા આગળ મૂળમાં જાતવા વિષ્ટે તેવું તેવું કહ્યું છે કે જાણીને પ્રવેશ કરે છે તેનો પદક છે જાતવા અવિશિષ્ટ એમ કરવો એવું કહ્યું છે એટલે કે પ્રવેશ કરે છે એનો મતલબ એવું નહીં કે અંદર એમનો લય થાય છે પરંતુ તે પુરુષોત્તમના આવેશવાળા થાય છે અને એવી રીતે આ પ્રમાણે શ્રી સુખદેવજીનો પણ પુરુષોત્તમમાં આવેશ થયેલો હોવાથી આ સુબોધનીજીમાં એમનું સ ભગવાન એટલે કે ભગવાનના જેવા ભગવાનના જેવા થયા છે એટલે ભગવાનના આવેશવાળા થયા છે એટલે ભગવાનનો એમનામાં આવેશ થયો છે તેથી બ્રહ્મભૂત સુખદેવજીએ પણ સુબોધની ભક્તિ બસ આટલું મને જે સમજાય છે આમાં હા સારું કોઈને કઈ છે આમાં વિચાર હેલો હેલો હા એટલે અહીં જે કીધું ને સુખ ભાવનાથી શ્રી ગોકુળમાં રહીને કહે છે એટલે એટલે સુધી તો સમજાય કે સુખદેવજીમાં સભગવાન એટલે ભગવાનનો થયેલો છે એટલે ભગવાનની પુરુષોત્તમની લીલામાં લીલામાં પ્રવેશ કરેલો છે એટલે ભગવાનની જે લીલાઓ છે એમ એ બધી જાણી રહ્યા છે સુખદેવજી પણ શ્રી ગોકુલમાં રહી હા શ્રી ગોકુલમાં રહી કહે છે એમ શ્રી ભાગવતીના ભાગવતીના સુગતિનીજીમાં કહ્યું છે તે ગંગા તીરે પરી શીત અને શ્રી ભાગવત કેવા હોવા છતાં આમ કહી એમ દર્શાવે છે એટલે એટલે આ પરીક્ષિત રાજાને કહી રહ્યા છે તો એ વસ્તુને લાગે છે ચોઈસ એટલે એક બાજુ તો ગંગાજીના તટ ઉપર પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવત કહી રહ્યા છે એવું કહી રહ્યા છે અને આ બાજુ એવું કહીએ સુખ ભાવનાથી શ્રી ગોકુળમાં રહીને કહે છે એટલે એટલે આજે અહીંયા કહ્યું ને કે જ્ઞાત્વા આવિશતે એટલે પ્રભુમાં આવેશ વાળા જયારે થાય છે સુખદેવમાં એ રીતે પ્રભુનો આવેશ થયેલો છે એટલે આ સ ભગવાન એટલે ભગવાન સહિત એવા શબ્દનો પ્રયોગ શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સુખદેવજીના માટે કર્યો છે એટલે પ્રભુના ભક્તિ દ્વારા પ્રભુનું યથાર્થ જ્ઞાન એમને થયું એના પ્રભાવથી સુખદેવજીમાં ભગવાનનો આવેશ થયો અને તેથી એમને પ્રભુની લીલામાં પ્રવેશ પણ મળ્યો છે એટલે સુબોધનીજીમાં ભાવનાથી શ્રી ગુરુકુલમાં રહી ગયા છે કે જે લીલાનું વર્ણન તે કરી રહ્યા છે એમાં ભાવનાત્મક ઉપસ્થિતિ એમની શ્રીમદ ગોકુલની અંદર છે એટલે એ શબ્દનો ત્યાં પ્રયોગ કરે છે આ જે કથન છે એનાથી જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ એની પૃથકતા અહીંયા બતાવી છે સારું તો આગળ જેમનો હોય તે કરો દંડવત પ્રણામ જેજે હેલો હા છે બરોડાથી જીજ્ઞા બોલું છું જેજે આગળનો શ્લોક મારો છે જેજે લઉં કેટલો છે શ્લોક નાનો છે લઈ લો છપ્પન છપ્પન હા કરો હેલો જી જી જી સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદ્વ્યપ મદ્વ્યપ આશ્રય મત પ્રસાદાદ અવાપનોતિ શાશ્વતમ પદમ વ્યયમ શ્લોકાર્થ મારો આશ્રય રાખી સદા સર્વકર્મ કરનાર પણ મારા પ્રસાદથી શાશ્વત અવ્યય પદ પ્રાપ્ત કરે છે વિવેચન કર્મમાં કર્તૃત્વનું અભિમાન તથા તેના ફલની આકાંક્ષા રાખ્યા વિના માત્ર મારો ભગવાન મારો એટલે કે ભગવાનનો જ આશ્રય રાખી અર્થાત અંતર્યામી ભગવાનની જ પ્રેરણા કરે છે તેની ઈચ્છાથી કરેલું કર્મ બંધક થતું નથી એમ મારો ભગવાનનો જ આશ્રય રાખી જે ભગવદ માર્ગીય પુરુષ સ્વકીય ધર્મરૂપ લૌકિક વૈદિક સર્વ કરે છે તે પણ મારી કૃપાથી અક્ષર બ્રહ્મરૂપી નિત્ય અવ્યય પદ પ્રાપ્ત કરે છે અહીં મૂળમાં અવાપ શબ્દ છે તેમાં અવ ઉપસર્ગ છે તેનો ભાવાર્થ એવો છે કે ભક્તિથી શ્રી પુરુષોત્તમનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે તો શ્રી પુરુષોત્તમનું સાયુજ્ય ફળ પ્રાપ્ત થાય છે પરંતુ તેમ નહીં કરતા મારો આશ્રય રાખીને જે કર્મો કરે તે અક્ષર બ્રહ્મ અવ્યય શાશ્વત પદ પ્રાપ્ત થાય છે તો અવ્ય અક્ષર બ્રહ્મરૂપી અવ્યય શાશ્વત પદ પ્રાપ્ત થાય છે એટલે ભગવાન કહી રહ્યા છે કે જે કર્મમાં કરતાપણાનું કર્મ કર્મમાં કરતાપણાનું અભિમાન તથા તેના ફળની આકાંક્ષા રાખ્યા વિના માત્ર મારો એટલે કે ભગવાનનો જ આશરો રાખીને સ્વકીય ધર્મરૂપ લૌકિક વૈદિક સર્વકર્મો કરે છે તે જ્ઞાની મારી કૃપાથી અક્ષય બ્રહ્મ રૂપી નિત્ય અવ્યય પદ પ્રાપ્ત કરે છે અને જે ભક્તિથી શ્રી પુરુષોત્તમનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે જ્ઞાની ભક્તને શ્રી પુરુષોત્તમનું સાયુધ્ય સાયુધ્ય ફળ પ્રાપ્ત થાય છે એટલે આમાં હેલો હા બોલો બોલો એટલે આ સ્વકીય ધર્મ થી વર્ણાશ્રમ ના વર્ણાશ્રમ ના ધર્મો આવશે ને તે સ્વકીય ક્યાં છે તો વિવેક ધર્મ છે વિવેક ચોથી નીકળી સ્વકીય ધર્મ ચોથી ચોથી હા એ જ આવશે અને જે જે બીજું અક્ષર રૂપી નિત્ય નિત્ય અવ્યય પદ એટલે અક્ષર બ્રહ્મ સાયુજ્ય હેલો નહીં અક્ષર બ્રહ્મ જે છે એ શાશ્વત તત્વ છે અવિનાશી હા એવું સમજાવી રહ્યા છે એટલે એવું કે છે ને જે કે અક્ષર બ્રહ્મ રૂપી નિત્ય અવ્યય પદ પ્રાપ્ત કરે છે એટલે એ મને નથી સમજાયું છે તો એમાંથી જે બે નથી સમજાતા એ કાઢી દો અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે એટલું સમજાય હા હાલથી સમજાય છે સમજાય છે લઉં આગળનો શ્લોક જે જે આજે તો ઘણા બધા પ્રશ્નો છે આમાં તો ના સમજાયું ને કે શું ના સમજાયું કે એક તો અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે કોણ પ્રાપ્ત કરે છે કે જે કરતાપણાનું અભિમાન કે ફલની આકાંક્ષા નથી રાખતો એવું એવો જે વ્યક્તિ છે એ ભગવાનનો આશ્રય રાખીને સ્વકીય કર્મ કરે છે તો એ અક્ષર બ્રહ્મને પ્રાપ્ત કરે છે અને યથાર્થ ભક્તિથી પુરુષોત્તમનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને પુરુષોત્તમનું સાયુજ્ય થાય છે આ બેમાં શું ભેદ થયો એક ભક્તિ નથી કરતો ને એક ભક્તિ કરે છે એમ પણ ભક્તિ નથી કરતો ઉપર વાળો પણ એ ભગવાનનો આશ્રય રાખે છે ને તે ભગવાનનો આશ્રય રાખવો એ ભક્તિ ના કહેવાય એટલે પ્રશ્ન એમ છે કે જે અક્ષર બ્રહ્મનું પદને પ્રાપ્ત કરે છે એમાં એમ લખેલું છે કે ભગવાનનો આશ્રય રાખવો અને જે પુરુષોત્તમનું સાહિત્ય પ્રાપ્ત કરે છે એમાં એવું લખેલું છે કે ભક્તિ પ્રાપ્ત કરવી આ બેમાં શું ભેદ ભગવાનનો સારણ આશ્રય છે એ ભક્તિ ના કહેવાય તો એક આશ્રયમાં એક આશ્રયમાં રહે છે એનાથી એને અક્ષર બ્રહ્મ પ્રાપ્ત થાય છે ને એકને ભક્તિ કરવાથી પુરુષોત્તમનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે એમાં શું ફેર અને બીજો જે છે એ તો ભક્તિ કરે છે એટલે એને પુરુષોત્તમ એટલો ડિફરન્સ દેખાય છે એટલે એ માને છે ભગવાન નો આશ્રય એટલે એ અંતર્યામી જે રીતે પ્રેરણા કરે તે રીતે હું કાર્ય કરું છું એ લીધું છે એમ એટલે પ્રેરણા કરે છે એ પ્રમાણે હું કરું છું એટલે કર્તૃત્વનું અભિમાન એને આ રીતે નથી અંતરિયા પ્રેરણા છે એ રીતે જ હું કર્મ કરું છું બસ એટલું એને દ્રઢ આશ્રય એમાં છે એ નથી એ નથી પરબ્રહ્મ આપણે એમ થયો કે કર્તવ્યનું અભિમાન રાખ્યા વગર જે લોભી પૈકી કર્મ કરે છે એને અક્ષર કર્મની પ્રાપ્તિ થાય તો ફલનું નિરૂપણ નથી અહીંયા કર્મ કરનારને પ્રાપ્ત કર્મ દ્વારા પણ અક્ષરની પ્રાપ્તિ થાય છે એ વાત કહેવામાં આવી રહી પણ એ કર્મ અગર એ પ્રભુના આશ્રયપૂર્વક એ કર્મ કરી રહ્યો છે તો એને આ ફલ પ્રાપ્ત થશે આશ્રય કરશે તો એને આવું શાશ્વત પદ પ્રાપ્ત નહીં થાય जी जे जी थोड़ी जाग जो हो जी बोलो लौ आगरनु श्लुक चेते सा सर्वकर्माई माई सन्यस्या सन्नस्य बुद्धी योगम उपाश्रित्या मत्चितं सततं भव श्लोकार्थ ચિત્તથી સર્વ કર્મનું મારામાં અનુસંધાન કરી મને પરાયણ રહી બુદ્ધિ યોગનો આશ્રય કરી સદા મારામાં ચિત્ત રાખનાર થા વિવેચન તેથી તું પણ યોગ તથા ભક્તિવાળા ચિત્તથી સાક્ષાત મુખ્ય કરતા મારામાં સર્વ કર્મોનું અનુસંધાન કરી મને પરાયણ રહી અર્થાત હું કરતા નથી પરંતુ મારો અંતર્યામી મુખ્ય કરતા છે તે સર્વ કરે છે હું તો તેને આધીન રહી તે પ્રેરે છે તેમ કરું છું એવા ભાવથી મને પરાયણ રહી અથવા મારી આજ્ઞા પ્રમાણે વર્તન કરવાથી મને પરાયણ રહી પાછળ સાંખ્ય અને યોગના એકાસરૂપ જે બુદ્ધિયોગ કહેલો છે તેનું અવલંબન કરી નિરંતર મારામાં ચિત રાખ એટલે આ શ્લોકમાં ભગવાન કહે છે કે તું યોગ તથા ભક્તિવાળા ચિત્તથી મને મુખ્ય કરતા માની મારામાં સર્વ કર્મનું અનુસંધાન કરી અને મને પરાયણ રહી તથા પાછળ તે સાંખ્ય તથા યોગના એકાર્થરૂપ જે બુદ્ધિયોગ કહેલો છે એટલે ઓગણપચાસમાં શ્લોકમાં છે ને જે એમાં આનું આવે છે બુદ્ધિ યોગનું સાંખ્ય અને યોગ યોગના એકાર્થનું એટલે કે સર્વત્ર આસક્તિ રહિત બુદ્ધિવાળો મનને જીતનાર તથા સ્પૃહા રહિત માણસ સંન્યાસથી પરમ નૈષ્કર્મ્ય પરમ નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે એટલે કે જેની બુદ્ધિ એટલે ચિત્ત કોઈ સ્થળે આસક્ત થતું નથી તેણે મનને જેણે મનને જીતેલું છે અને જેને કોઈ કર્મના ફળની સ્પૃહા નથી તેવો પુરુષ સંન્યાસથી નૈષ્કર્મ્ય રૂપ એટલે કે કરવા છતાં નથી કરતો એ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને અહીં અનાશક્તિ કઈ તે સાંખ્યનો અર્થ છે અને મનની જીત તથા સ્પૃહાનો અભાવ કયો તે યોગના સાર રૂપ છે એટલે કે આ બુદ્ધિ યોગનું નિરંતર અવલંબન કરીને મારામાં રાખ સમજાય છે હા સારું આના પાછળનો પણ લઈ લો એટલે આ વિષય પૂરો સંપન્ન થઈ જી દેદે મચ્ચિતમ સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી અચેતત્વ અહંકારાત ન શ્રોષ્યસી વિનંક્ષ્યસી શ્લોકાર્થ મારામાં ચિત્ત વાળો તું સર્વ સંકટો મારા પ્રસાદ પ્રસાદથી કરીશ પણ તું અહંકારથી સાંભળીશ નહીં તો વિનાશ પામીશ વિવેચન ભગવાનમાં ચિત્ત રાખવાથી શું થશે તે કહે છે મારામાં તું ચિત રાખીશ તો સર્વ સંકટો તરીશ પરંતુ કર્મ કરવાથી અવશ્ય તેના ફળ ભોગવવા પડશે તેથી કર્મ કરવું યોગ્ય નથી એમ વિચારી અહંકારથી મારો આ ઉપદેશ સાંભળીશ નહીં તો તારો પ્રાકૃત જીવ પેઠે વિનાશ થશે આ જે શ્લોક સુધી જે માન્યતયા સિદ્ધાંતનું નિરૂપણ કર્યું એનો સંક્ષેપ કરીને હવે અર્જુનને વ્યક્તિગત સ્તર ઉપર ભગવાન ઉપદેશ આપી રહ્યા છે કે આ બધું જે મેં તને સમજાવ્યું એનો હવે તારા માટે અત્યારે શું કર્તવ્ય છે તો આ બે સત્તાવન અને અઠાવન શ્લોકમાં એમના માટે કહ્યું છે કે પ્રભુમાં ચિત્ત રાખીને અને પ્રભુની કૃપાથી મારી કૃપાથી તું બધા સંકટને પાર કરી જઈશ જો મારામાં ચિત્ત રાખીશ તો સારું અહીંયા આજનો વિષય વિરામ આપીએ